What? નીકળ્યા પછી જરૂર પડશે હજી પરીક્ષા પાસ કર્યા પછી જરૂર પડે અત્યારે તો વિચાર આવે Thank રહેશે જ્ઞાન વિધિ માં દાદા બહુ વિચારો હોય જ્ઞાન વિધિ ચાલતી હોય આપની જ્ઞાન વિધિ ત્યારે પણ બહુ વિચારો હોય આ વિચારો ચાલતા હોય છતાં દાદા ના વાક્યો બધા યાદ રહે ઉડતું તે વખત જે વિચારો આવે છે ને એ ખબર પડે છે આપણને તે વખત જોવાની ને જાણવાની ક્રિયા થતી હશે ઉડતા આટલા વિચારો મહેશ ને આયા એ જાગૃતિ રહે છે અને આખો દાડામાં કયા વિચાર આવે તો એ યાદ ના રહે તો એક કલાકમાં પચીસ વિચાર આવ્યા હોય તો પચીસ વિચાર યાદ રહેશે એટલે આવ્યો ને ગયો આવ્યો ને ગયો એવી ક્રિયા ચાલે છે એ વિચાર આવે ઉભા નથી રહેતા કે દાદા બીજું વાક્ય બોલે છે એમાં જાગૃતિ રાખવાની એટલે પેલો વિચાર જતો રહે પાછો બીજો વિચાર આવે જતો રહે વિચારો થી દાદા જીત્યા એટલે પછી બીજું વિચારો થી જીત્યા એટલે બીજું સ્ટેપ આવશે એમ ને વિચારો જીતે એટલે બધું કમ્પ્લેટ જીતી ગયો એમાં તન્માયાકાર ના થાય એટલે થઈ ગયું પણ હજુ સુખ અને ઇન્ટરેસ્ટ લાગે છે વિચારો એટલે એવા વિષય ના વિચાર એટલે એવું નથી આ તો આમ બહુ ઉભો થાય ને કે આ જરૂર છે આ જરૂર છે એ એવા બી વિચારો આયા કરે ના જરા ક્યાં એ છે સાતમા આપડે કોણ હેજી આપણે એટલે મૂળ આપણે અત્યારે દેવ સ્વરૂપે છે બાકી આત્મા ને એ કરવાનું સમજણ આપવાની આત્મા આત્મા આ જળ શરીર મારફત હુકમ કરે છે ને એવું ખરું કે નહીં આત્મા જળ શરીર મારફત એનો હુકમ કરે છે ખરું કે નહીં હુકમ એટલે બી સ્વીચો દબાવે છે એની પહોંચે હાજી હે ના ના હું આપને સમજાવું છું એટલે સમજ માંગુ છું આપણી પાસે આપ એ વસ્તુ આપ કઈ રીતે કહેવા માંગો છો હાજી અભિપ્રાટ છે હાજી પ્રકાશ અહંકાર હાજી આત્મા તો મોક્ષ સંઘર્ષ થયેલો જ છે આત્મા દુઃખ છે નહીં હાજી હાજી દુઃખ એને દુઃખ છે ને એટલે અહંકાર ને સુખે અહંકાર ને દુઃખે દુઃખે અહંકાર ને અને બંધેલો અહંકાર અહંકાર થી બરાબર અહંકાર ને મુક્ત કરવા ના ના એ બરાબર છે ખરી વાત છે પડે હા હાજી તો અમારે તમારે જે મનમાં જે આવે તેની પોતે તન્માયકાર થાય એટલે અવસ્થિત થઈ ગયો મનની અવસ્થામાં પોતે તન્માયકાર થયો એટલે અવસ્થિત થઈ ગયો હાજી અવસ્થિત હા એ અવસ્થિત જે ફીડ કરવામાં આવે અને આમ ભાર ભાર આપવા વ્યવસ્થિત થઈ નીકળે હા વ્યવસ્થિત અવસ્થિત માં તો રજૂ કર્યું હોય કે સ્ત્રી એકલી જ જોઈએ છે પણ વ્યવસ્થિત શું કરે એ સ્ત્રી એકલી ના આપે એ તો સસરું સસરો બધું લંગર આપે એના વ્યવસ્થિત બધું વ્યવસ્થિત કરીને જ આપે બે રૂમ આપો તો ભૂમિકા ના આવશે નીચે પાયા પાયા બધું હોવું જોઈએ વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત કરી પછી આપડે કે મારા તો ભાઈ એક કરી ના આવું હવે મને એક ગોળે વિચાર કરો માથી હમ કોઈ હમ માવી હમ આવો બધી આવે

અને આપણે લેવાનો હોય ના આપે છે આપી દેવાનો ફરજ છે આપી દેવાનું હકીકત છે મારે શું કહેવાનું સંભાળો એ ફાયદો છે નિકાલ કરો એ ફાયદો તમે નક્કી કરો મારા સંભાવ નિકાલ કરવો છે બરાબર એટલે તમારા જીવન થઈ જાય બરાબર તમે નક્કી કરો તો અમારા પરિણામ આવે અમારા વચન પરથી એનું ફેરફાર થઈ જાય બરાબર એટલે દરબાર અધિકાર તો ચોથી અને પાંચમી સિદ્ધાર્થ માં ચોપડો એટલે આજે જે આજ્ઞા પાડો એક સિદ્ધાર્થ માં ચોપડે જલે થાય અને સત્સંગમાં આવો સિદ્ધાર્થ ચોપડે આપમાં આજ્ઞા અપાડવાની તમે કશું અઘરી છે એની કોઈ વેલ્યુ નથી કિંમત નથી કંકલા હાજી છે ને બધું દરેક ના વિચારો ભિન્ન ભિન્ન હોય ને હા હા આત્માના જે ગુંગું શુદ્ધ છે ત્યારે આત્મા અશુદ્ધ અવસ્થામાં કેમ આવી ગયો કારણ કે એને કર્મ કેમ લાગી ગયા હાજી હાજી એનો જરા ખુલાસો જોઈએ છે આપણી પાસે વૈજ્ઞાનિક તો વૈજ્ઞાનિક નો નિયમ છે હાજી બે વસ્તુ જોડે મૂકે હા સાથે થાય બે વસ્તુ હાજી આત્મા હાજી ચેતન અને ભૂતલ હા ભૂતલ પ્રમાણ અચેતન ચેતન નથી એમાં હાજી સક્રિય છે સક્રિય આત્મા આક્રિય છે બે સાથે રહેવાથી બંને ના ગુણધર્મ હશે વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય છે એનામાં આ જે અશુદ્ધ જે કર્મ બંધાઈ ગયા છે કેવી રીતે બંધાય એ સમજવું છે મારે હાજી આ મોટી વાત છે હાજી હા એ બરાબર એની ગરમી સૂર્ય ની ગરમી અને પાણી માંથી જે ઉત્પન્ન થાય છે ને વરા એ એટલે બંને ની શક્તિ ગરમ પાણી છે કુદરત આમ ગણો કુદો નામ સૂર્ય ની ગરમી થી કેવાય હા વ્યવહારિક દ્રષ્ટિ સૂર્ય ની ગરમી થી કેવાય હા સૂર્ય પૂછે કેમાં છે અમારા દરિયા મોટું હું નથી કરતો હું કરતો નથી સૂર્ય એને કઈ નથી હા પણ બરાબર છે અને બેના ભેગા બરાબર ખરી વાત એવી રીતે આ બે ભેગા થવાથી આ ક્રોધમાં ઉત્પન્ન થાય હાજી એને વ્યતિરેક ગુણ કહેવામાં આવે છે વચુરજી પોતાના નો હોય તો આ આપણને મારીએ નહીં તો ગુસ્સે થાય અને ચેતન હોય તો તમારે મોક્ષ જાય તો ત્યાં જોડે હોય હાજી એટલે આ વ્યક્તિ રે કે ભેગા છે તો જુદા પડ્યા ની રાત્રે સૂર્યના હાથ ની જાય પછી દરિયાને એમ કઈ બાંધે ના થાય બરાબર બરાબર આત્મા જયારે આવી અલગ છે બંને છે તો આત્મા આત્મા જયારે શુદ્ધ સ્વરૂપમાં હોય છે ને જયારે કર્મના બંધન મુક્ત થાય છે તે પુદ્ગોષ તો એની સાથે હોય છે લાગેલા હોય છે કારણ કે આ શરીર છે દેહ છે દેહ છે અને દેહ પુત્ર છે આત્મા આત્મા છે જયારે આત્મા કર્મના બંધનથી બંધાયેલો છે ત્યાં સુધી છે જયારે એને જ્ઞાન ઉત્પન્ન થાય છે તે કર્મના બંધનમાંથી જયારે મુક્ત થાય છે ત્યારે એ સાથે એની ઉદ્ગતો લાગેલા છે તો એ કેવી રીતે એમાંથી મુક્ત થઈ જાય છે એ જયારે સમજવું છે આપણે મારે પોતે મુક્ત જ છે ના ના આમ તો મુક્ત છે અત્યારે પુરાયેલો છે ને એનો સ્વભાવ મુક્ત છે એનું જ્ઞાન મુક્ત છે સ્વભાવ મુક્ત છે તો આમ તો અત્યારે પુરાયેલો ખરો કે નહીં આ દેહ ની અંદર નહીં તો સીધો લોકમાં બિરાજતો હોય એવું ખરું કે નહીં મારું આ છે એટલે આપ શું આપ કહેવા માંગો છો આપની શું સમજ છે હું આપની પાસે સમજવા માંગુ છું હાજી પોતે મુક્ત જ છે આપણી ભ્રાંતિ છે મુક્ત હોય તો એને આ પર્યાયોમાં એને ગોઠાવું કેમ પડે છે જો મુક્ત હોય કારણ કે જે સિદ્ધાર્થમાં છે અત્યારે મહાવીર ભગવાન છે એ પર્યાયોમાં નથી મુક્ત થઈ ગયા છે તો આપણે આ પર્યાવરણ ની અંદર કેમ ગોઠાવવું પડે છે બરોબર છે હાજી આ દરિયા જોડે સૂર્ય આવે છે બે જુદા પડે એટલે ઉડી જાય છે બરાબર સમજો ને બે છૂટા પાડ્યા અને જ્યારે આપીએ ને અને પછી આ તો રોજ કશું થાય નહીં ચિંતા થાય નહીં કારણ કે જે ભેગા હતા તેથી થયું આ છૂટા સહયોગ ભેગા થાય છે ને એ સહયોગ બધા વિયોગી સ્વભાવ કાઢવા ના પડે આપડે જેટલા સહયોગ ભેગા થાય છે એ બધા યોગી સ્વભાવના તે વખત તેનો કાળ આવે એટલે જતા જ રહે આપડે બૂમના પાડી એકદમ જતા રહો સમજાય ને કિલો કા પાકે તાર નીકળી જાય જતા રે જતા રે નીકળી જાય જતા રે ફળ આપીને જતા રે ફળ આપીને જતા રે એનું ફળવું મીઠું ફળ હોય એ આપીને જતા રે જો એટલે કાઢવા ના પડે એ રીતે બધું નિદ્રા થઈ જાય પણ એક વખત સંવત પૂર્વ નિદ્રા થાય તો ફરી દેહ ના બંધાય પણ જ્યાં સુધી કર્મ આવવાનું બંધ ચાલુ છે ત્યાં સુધી ફરી બને કરે એટલે ભગવાન ને સંવાદ પૂર્વક નિગ્રહ થતી હતી અને જગત આખા ને બંધ પૂર્વક નિગ્રહ થાય છે બરાબર ગાયો ભેંસો બધા અને એટલે બંધ બંધ થતો અટકે અને સંવર રહે એટલે થઈ ગયું તમને એવું જ્ઞાન આપ્યું હતું પણ તમને પેલું સંભળ્યું નહીં ને એ ફરી કઈ તાલ કરવો ફરી ખોલતા રહેવું કોઈ તમે ફરી આવીએ બધા જુલાઈ માં આવવાના છીએ હા